રાજા દંડવત પ્રણામ હેલો હા રાજા કરું છું આજનો શ્લોક હા આગળના શ્લોકમાં લોકો છે અને અનુબ્રમ સૃષ્ટિ માર્ગમાં સ્થિત છે તેથી શ્રીહરિ લોક અને વેદ આસક્તિ જીવને રાખવા તેથી લોક અને વેદ સંબંધી કાર્ય માત્ર સાક્ષી રહીને જ કરવા તમારી અવાજ થોડી ધીમે આવે છે નજીક રાખીને બોલો જી જી જી લૌકિક વૈદિક ને વિજ્ઞ હોય તો હું સાક્ષીવત ભગવાનની કૃતિ દેખવી લૌકિક વૈદિકમાં વિઘ્ન થાય તો પણ સાક્ષીવત ભગવાનની કૃતિ દેખવી એ એસો ઉપદેશ થયો એવો ઉપદેશ કર્યો હા એ અવાજ નથી આવતો વિદ્યાપીઠ બહુ ધીમો બોલો ને વધારે નજીક રાખીને બોલો હા તેથી નજીક જ રાખું છું ता तरीके आदि भौतिक आध्यात्मिक और आदि दैविक ऐसे तीन प्रकार को धैर्य ही साधन रूप कयो ऐसो सिद्ध હોય है તે તે વડે આદિ ભૌતિક આધ્યાત્મિક અને આદિ દૈવિક એમ ત્રણ પ્રકારના ધૈર્ય જ સાધનરૂપ કહ્યો કહ્યું છે એવું સિદ્ધ થાય છે ઇતનો ही કર્તવ્ય હોય તબ યથાર્થ સેવા તો બન શકે નહીં આટલું જ કર્તવ્ય હોય ત્યારે यथार्थ सेवा तो बनी सके नहीं तब निवेदन की व्यर्थता થાય એવું ધર્મ की हानि है आज ધર્મની આ પણ ધર્મની હાનિ છે ऐसी चिंता હોય साकी निवृत्ति को उपाय कहत है हेलो हाँ मुझे આ ઉઠાની કા સમજાવો ને હા મતલબ અહીંયા ક્વેશ્ચન એવું થયું કે આગળના શ્લોકમાં એવી આજ્ઞા કરી કે લોક અને વેદમાં ભગવાન પુષ્ટિમાર્ગી જીવને સ્વસ્થ નથી થવા દેતા અને એમાં પણ ભગવાન જાણી જોઈને વિઘ્ન કરે તો પણ લૌકિક મતલબ ભગવાનની કૃતિ જોઈ જોવી ઠાકોરજી કેવું લોકવેદની અંદર આપણી સાથે કરી રહ્યા છે એ આપણને જોવું સાક્ષીવત થઈને ભગવાનની જેવી ઈચ્છા હોય એ પ્રમાણે આપણો સંસારની અંદર વ્યવહાર ચાલવો જોઈએ એમ કરીને આદિભૌતિક આધ્યાત્મિક અને આદિદૈવિક એ ત્રણે પ્રકાર ધૈર્યરૂપ સાધન છે એવું કીધું કેમ કે લૌકિકની અંદર આપણને દુઃખ થાય તો એ આદિભૌતિક પ્રકારનો દુઃખ છે પછી આધ્યાત્મિક દુઃખ છે કે વૈદિકની અંદર કોઈ જાતના વિઘ્ન આવે ને પ્રભુ ભગવત સેવામાં પણ કોઈ જાતનું વિઘ્ન કરાવે તો આદિદૈવિક આદિદૈવિક દુઃખ એ પ્રકારનું અહીંયા છે તો એ ત્રણેયને સાક્ષીવત થઈને સહન કરવું ભગવાનની ઈચ્છાથી થયું છે એવી રીતે અને જે જે એકલો હિ કર્તવ્ય હોય તો યથાર્થ સેવા તો બની શકે નહીં એ પણ સમજવું છે મતલબ કે આપણે લૌકિક વૈદિક ની અંદર લાગી રહ્યા છીએ ઘરમાં ઠાકોરજીની સેવા પણ ચાલે છે જેવું આપણા બધાનું અત્યારનું જીવન છે તો યથાર્થ સેવા તો બને નહીં એનો મતલબ કે મહાપ્રભુજી જેવી સેવા ઈચ્છી રહ્યા છે કૃષ્ણની અંદર ચિત્ત પ્રવણતા પૂર્વક એવી સેવા તો બની નથી શકતી ત્યાં નિવેદનની વ્યર્થતા છે આ પણ ધર્મની હાનિ છે કે લૌકિક વૈદિક કાર્યોમાં આપણે લાગેલા છીએ અને થોડી બહુ સેવા પણ કરી રહ્યા છીએ થોડું બહુ શ્રવણ પણ કરીએ છીએ પણ મહાપ્રભુજી જેવી કમ્પ્લીટ સેવા માંગી રહ્યા છે સર્વસ્વના સમર્પણ પૂર્વકની એવી તો આપણાથી બની નથી રહી તો ત્યારે નિવેદનની વ્યર્થતા થાય ને આ પણ આપણા ધર્મની હાનિ છે એટલે આપણને ચિંતા તો થવાની જ છે કે ભાઈ આટલું બધું આપણે ઈચ્છીએ છીએ તો પણ થતું નથી અને આવી જ રીતે આપણું જીવન અત્યારે ચાલી રહ્યું છે મતલબ પુષ્ટિ માર્ગમાં કંઈ આદર્શ જીવન નથી જેવું આપણા બધાનું છે બધું અધૂરું પધૂરું જ છે સેવા ઓછી અને બીજું બધું પ્રવૃત્તિ વધારે છે તો મહાપ્રભુજી દરેક જગ્યાએ ચિંતા છોડવાનું કે છે પણ આપણે તો ચિંતા થવી જોઈએ કે મહાપ્રભુજી ઈચ્છી રહ્યા છે એવા કર્તવ્યનું પાલન તો આપણે કરી નથી શકતા યથાર્થ સેવાનો મતલબ એવું છે સિદ્ધાંત મુક્તાવલીમાં જેવી મહાપ્રભુજી બતાડી કે સિદ્ધાંત રહસ્યમાં મહાપ્રભુજી બતાડી એવી સેવા આપણાથી નથી નભી રહી એમ સેવા કૃતિર ગુરો આગલા બાંધન નમવા હરિછયા તહ સેવા પરમ ચિત્તમ વિધાય સ્વીયતામ સુખમ ગુરુ કી આજ્ઞા અનુસાર સેવા કરવી કિંતુ પ્રભુ કબહુ आपनी विशेष इच्छा भक्त को बतावे तो प्रभु की इच्छा के अनुसार ही कर लो એટલે કે ગુરુની આજ્ઞા અનુસાર જ સેવા કરવી પરંતુ પ્રભુ ક્યારેક પોતાની વિશેષ ઈચ્છા ભક્તને બતાવે તો પ્રભુની ઈચ્છાની પ્રભુની ઈચ્છા પ્રમાણે કરવું ऐसे में गुरु की आज्ञा के बाद होवे में अथवा अबाध में प्रभु सेवा में ही ચિત્ત કો તત્પર રાખી કે સુખ શું રહેલો એટલે એવામાં ગુરુની આજ્ઞાનો પ્રતિબંધ હોય અથવા તો અપ્રતિબંધ હોય તેમાં પણ પ્રભુની સેવા સેવામાં પણ પ્રભુની સેવા જ સેવામાં જ ચિત્તને તત્પર રાખીને સુખેથી રહેવું ટીકા देव में जैसी उत्तम भक्ति हो है तैसी भक्ति गुरु में राखनी ऐसे श्वेताश्वर श्वेताश्वतर श्रुति में लिख्यो है દેવમાં જેવી ઉત્તમ ભક્તિ હોય છે તેવી ભક્તિ ગુરુમાં રાખવી એવું શ્વેતાશ્વર સ્મૃતિને સ્મૃતિમાં લખ્યું છે સાસુ ગુરु કી આજ્ઞા પ્રમાણ સેવા કરવી તો આત્મનિવેદન કો ધર્મ હૈ તેથી ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી એ જ આત્મનિવેદિત જીવનો ધર્મ છે તો જૈસે સાક્ષીવત રહીવે મેં સિદ્ધ રહે તેથી સાક્ષીવત રહેનો તેથી જેવી રીતે સાક્ષીવત રહીને સિદ્ધ થાય તેવી જ રીતે સાક્ષીવત રહેવું એટલે કે દિનતા ભાવે રહેવું એવું ને જે હા મતલબ ભગવાન ની ઈચ્છાથી જ આવું થઈ રહ્યું છે એવું વિચારીને જે પરિસ્થિતિ છે એમાં રહેવું બહુ દુઃખ કકડાટ કે એવું બધું નહીં કરવું એમ વ્યાકુલ ન થવું લોકમાં પણ કોઈ જાતના વિઘ્ન આવે કે આમાં મતલબ કે વૈદિક કાર્યોની અંદર પણ કોઈ જાતના વિઘ્ન આવે તો એ બધું જ પ્રભુની ઈચ્છાથી થઈ રહ્યું છે એવું સમજવું જોઈએ જી જી જી પરંતુ સેવાથી વિરુદ્ધતા તો સાક્ષીવત નહીં રહેલો પરંતુ સેવાની વિરુદ્ધ સેવાની બાબતમાં વિરુદ્ધતા વિરુદ્ધ આવે તો એમાં સાક્ષીવત ન રહેવું સામે ગુરુ કી ઈચ્છા શું વિરુદ્ધ પ્રભુ કી ઈચ્છા સેવા મેં હોય તો ગુરુ કી ઈચ્છા કો બાદ હોય તેમાં પણ ગુરુની ઈચ્છાથી વિરુદ્ધ પ્રભુની ઈચ્છા સેવામાં આ હોય તો ગુરુની ઈચ્છાનો નો બાદ થાય इसने ज्या प्रमाण सेवा करवे की गुरु की આજ્ઞા હે વાહી પ્રમાણ સેવા કરવી એટલે જે પ્રમાણે સેવા કરવાની ગુરુની આજ્ઞા હોય તે જ પ્રમાણે સેવા કરવી और सेवा में सामग्री प्रभुति विषय में अंतकरण द्वारा स्वप्न द्वारा अथवा साक्षात भगवान की विशेष आज्ञा हो तब गुरु की आज्ञा को बाद हो પ્રભુની આજ્ઞા કો બાદ ન હોય એટલે અને સેવામાં સેવામાં સામગ્રી વગેરે વિષયમાં અંતકરણ દ્વારા સ્વપ્ન દ્વારા અથવા તો સાક્ષાત ભગવાનની વિશેષ આજ્ઞા હોય ત્યારે ગુરુની આજ્ઞાનો બાદ થઈ શકે પ્રભુની આજ્ઞાનો બાદ ન થાય પ્રભુની આજ્ઞા પ્રમાણ સેવા કરવી તે સ્વધર્મથી હાનિ ન હોય પ્રભુની આજ્ઞા પ્રમાણે સેવા કરવાથી સ્વધર્મની હાનિ ન થાય અર્થાત ગુરુની આજ્ઞા સિદ્ધ રહે તૈસે અથવા પ્રભુન ઈચ્છા શું ગુરુની કી આજ્ञा બાદ હોય તૈસે સેવા હિ કરવી એટલે કે ગુરુની આજ્ઞા સિદ્ધ રહે તે તેવી રીતે અથવા તો પ્રભુની ઈચ્છાથી ગુરુની આજ્ઞાનો નો બાદ ગુરુની આજ્ઞાનો બાદ હોય થાય તે રીતે સેવા તે જ રીતે સેવા કરવી क्यों जो आत्मनिवेदन को સેવા ही મુખ્ય है કેમ કે આત્મનિવેદિત જીવને માટે સેવા જ મુખ્ય છે સાસુ સેવા પરાયણ ચિત્ત રાખી કે રાખી કે ही રહેનો તબ પર્યાવસાન મેં વાકો સુખી હોય તેથી સેવા પરાયણ ચિત્ત રાખીને જ રહેવું અંતમાં તે અંતમાં સુખી જ થશે સમજાવો આને એટલે એમ કહી રહ્યા છે મહાપ્રભુજી કે આપ જે પ્રમાણે સેવા કરવાની ગુરુની આજ્ઞા હોય તે પ્રમાણે જ સેવા કરવી અને જે સામગ્રી પ્રભુતિ વિશે અને અંતકરણ દ્વારા એ સમજવું છે સેવામાં સામગ્રી કઈ લાઈન છે બીજી પાછળના બીજી और सेवा में सामग्री प्रवृत्ति विषय में अंतकरण द्वारा स्वप्न द्वारा अथवा साक्षात भगवान की विशेष आज्ञा हो तब गुरु की आज्ञा को बाद हो प्रभु की आज्ञा को बाद न हो મતલબ સેવા સંબંધી પ્રભુની કોઈ એવી ઈચ્છા થાય કે આ સામગ્રી મને રોગવી છે કે આવું તો મનોરથ કર કે જેવી રીતે વૈષ્ણવને આજ્ઞા કરી કે રાત્રે મંદિર ખોલીને મને પંખો કર આ બધી જાતની જે આજ્ઞા છે તો એમ ગુરુની આજ્ઞાનો નિષેધ જ છે કે અનવસરમાં ઠાકોરજીની સેવા આપણાથી ન થાય પણ પ્રભુની આજ્ઞા હોય તો કરવી એવું સમજવાનું હા બીજું સમજાવું તમને શું સમજાયું આમાં એટલે પ્રભુની આજ્ઞા પ્રમાણે જ સેવા કરવાથી સ્વધર્મની હાનિ નહીં થાય અને ગુરુની આજ્ઞા સિદ્ધ રહે તે માટે અથવા તો પ્રભુની ઈચ્છાથી જ ગુરુની આજ્ઞાનો બાદ થાય તો તો પણ એ રીતે ભલે ગુરુની આજ્ઞામાં બાદ થાય પણ પ્રભુની ઈચ્છા પ્રમાણે જ સેવા કરવી કારણ કે આત્મનિવેદિત જીવનો મુખ્ય ધર્મ તો સેવા જ છે એટલે સેવામાં ચિત્તને પરાયણ રાખીને જ સેવા કરવાથી અંતમાં સુખની પ્રાપ્તિ થશે હા મતલબ અહીંયા એ વાત સમજવાની છે કે જે ઉત્થાનિકા આવી કે આમાં નિવેદનનો ભંગ થાય કેમ કે આપણે તો બધી ચિંતા છોડી દઈએ પણ મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર આપણે પ્રભુની સેવા નથી કરી રહ્યા એ તો સચ્ચાઈ છે મતલબ એવી સેવા કે જેમાં આપણું ચિત્ત કૃષ્ણમાં પ્રવણ હોય સર્વસ્વનું સમર્પણ હોય આત્મનિવેદન હોય એવી સેવા તો આપણે નથી કરી શકતા ને કહે છે કે ગુરુ આજ્ઞા અનુસાર સેવા કરવી જોઈએ પણ ઠાકોરજી ક્યારેક પોતાની વિશેષ ઈચ્છા ભક્તને બતાવે તો પ્રભુની ઈચ્છા અનુસાર આપણે કરવું જોઈએ એમાં ગુરુની આજ્ઞાનો બાદ થાય અથવા અબાદ થાય ઠાકોરજીની સેવામાં ચિત્ત પ્રવણ રાખીને સુખથી રહેવું મતલબ ઠાકોરજી મુખ્ય છે એ વાત મેં કીધી કે લૌકિક વૈદિક આસક્તિ પણ ભગવાને કરાવી છે છોડાવશે પણ ઠાકોરજી એટલે એ વિષયમાં કોઈ જાતની ચિંતા ન કરવી ઠાકોરજી કરશે બાકી મહાપ્રભુજીના સિદ્ધાંતો અનુસાર આપણે ચાલશું તો ધીમે ધીમે આપણું ચિત્તની કૃષ્ણ પ્રવણતા પણ થઈ જશે ટીકામાં એ વાતને કીધી છે કે દેવમાં જેવી ઉત્તમ ભક્તિ હોય છે એવી ભક્તિ ગુરુમાં રાખવી એવું શ્વેતાશ્વેતા શ્રુતિમાં લખ્યું છે મતલબ હરિગુરુ અને વૈષ્ણવ ત્રણેયને સમાન માનવા શિક્ષાપત્રમાં હરિરાયજી પણ એવી આજ્ઞા કરે છે તો ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી એ આત્મનિવેદી ભક્તનો ધર્મ છે મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર સાક્ષીવત રહીને સિદ્ધ થાય તો સાક્ષીવત રહીને જેવું આગલા શ્લોકમાં કીધું પરંતુ સેવાથી વિરુદ્ધ તો સાક્ષીવત પણ ન રહેવો એટલે કે ગુરુની ઈચ્છાથી વિરુદ્ધ ભગવાનની ઈચ્છા સેવામાં હોય તો ગુરુની ઈચ્છાને છોડીને ઠાકોરજીની ઈચ્છાને માન આપવું જોઈએ એટલે ભગવાનની જેવી ઈચ્છા હોય એ જ પ્રમાણે કરવું ક્યારેક આવી ઠાકોરજીની વિશેષ ઈચ્છા થાય તો બાકી તો જે મહાપ્રભુજીની આજ્ઞા છે એ રીતે આપણે કરવું જોઈએ એટલે જે રીતે મેં એક્ઝામ્પલ આપ્યું કે વૈષ્ણવને આજ્ઞા કરી કે તું પંખો કર મને અહીંયા આવીને કે હવે આંખ ખોલીને જોઈ લે એવી આજ્ઞા કરી ત્યાં તો ઠીક છે ઠાકોરજી પ્રસન્ન પણ થયા છે પણ જેવી રીતે મહાપ્રભુજી ઓલા વૈષ્ણવ નું ત્યાગ કર્યું પણ ઠાકોરજીએ ત્યાગ ના કર્યું એની સેવાને સ્વીકારી છે તે વૈષ્ણવ એવું વિચારતા કે મહાપ્રભુજી ત્યાગ કર્યો છે ગુરુએ ત્યાગ કર્યો હવે હું ઠાકોરજી પાસે કેવી રીતે જાઉં તો એવું એમણે ના કર્યું એમણે ઠાકોરજીની સાથેના પોતાના રિલેશનને કન્ટિન્યુ રાખ્યું એવા બીજા પણ ઘણા બધા ઉદાહરણ છે તો પ્રભુની આઝાદની કોઈ વિશેષ આજ્ઞા થાય તો એમાં ગુરુની આજ્ઞાનો બાદ થાય તો વાંધો નહીં પણ પ્રભુની આજ્ઞા વિના ગુરુની આજ્ઞાનો બાદ થાય તો એ ભક્તિ માર્ગમાં દોષ છે એવું ન થવું જોઈએ તો ઠાકોરજી ક્યારે આજ્ઞા કરે સ્વપ્ન દ્વારા કરે કે સાક્ષાત આજ્ઞા કરે તો ઠાકોરજીની આજ્ઞાની પાલન આપણને કરવું જોઈએ તો પ્રભુની આજ્ઞા પ્રમાણ સેવા કરવાથી સ્વધર્મમાં હાનિ ના થાય કેમ કે આપણે જેમને પ્રસન્ન કરવા માંગીએ છીએ તો ઠાકોરજી છે એટલે એમની ઈચ્છા પ્રમાણે કરવાથી સ્વધર્મમાં હાનિ ન થાય મતલબ કે ગુરુની આજ્ઞા સિદ્ધ થાય એવી રીતે ભગવાનની સેવા કરવી જોઈએ પણ પ્રભુની કોઈ વિશેષ ઈચ્છા હોય તો ગુરુની આજ્ઞાનો પણ બાદ કરવો એમાં કોઈ દોષ નથી કેમ કે આત્મનિવેદન નિવેદી વ્યક્તિ માટે સેવા જ મુખ્ય છે મતલબ પ્રભુ મુખ્ય છે ઠાકોરજી પ્રાયોરિટી છે એટલે સેવાપરણ ચિત્ત રાખીને જ પર્યવસાન મેં વાક્કો સુખી હોય મતલબ અંતમાં સેવા પરાયણ જો આપણું ચિત્ત હોય ઠાકોરજીની આજ્ઞાનું અને મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન હોય તો અંતમાં સુખ જ થશે એમ કઈ પૂછવું છે કોઈને આમાં હા હા આ ટીકામાં છે ને કે જે સાક્ષીવત રહીને સિદ્ધ રહે છે તૈસે સાક્ષીવત રહેનો પરંતુ સેવા કી વિરુદ્ધતા શું સાક્ષીવત રહેનો એ થોડુંક વિશેષથી જરા સમજ સેવાકી વિરુદ્ધતા શું સાક્ષીવત રહેનો મતલબ કે મહાપ્રભુજી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન તો આપણે કરી લઈએ પણ ઠાકોરજીની આજ્ઞા એની અંદર છૂટી જાય તો એવું સાક્ષીવત ન રહેવું અચ્છા એટલે સિદ્ધાંત વિરુદ્ધ કોઈ આજ્ઞા હોય તો એનું પાલન નહીં કરવાનું નહીં એવું નહીં ભગવાનની જે પણ ડાયરેક્ટ ઈચ્છા હોય પ્રભુની ઈચ્છા હોય એવી રીતે કરવું પણ આપણે એમાં એમ કરીએ કે ઠાકોરજી તો એવી આગળ કરી રહ્યા છે પણ મહાપ્રભુજી તો આવું કીધું છે એટલે અમે તો મહાપ્રભુજી જેવું કીધું એવું કરશું તો એમ નહીં ત્યાં તો પ્રભુની આજ્ઞા થઈ એટલે આગળ પાછળ કઈ વિચારવાનું હોતું જ નથી જે આજ્ઞા થઈ એ કરી લેવાનું જેવી રીતે સ્ત્રી પુરુષની વાર્તામાં આવે છે કે એમણે ઠાકોરજી આજ્ઞા કરી કે તું અંદર આવીને સુઈ જા તો એમણે એક વખત એવું કીધું કે અંદર અમે કેવી રીતે આવી શકીએ કેમ કે એ તો મહાપ્રભુજીની મર્યાદા છે કે કૃષ્ણ ઠાકોરજી દેવ છે પરબ્રહ્મ છે એટલે આપણે એમની આપણી મર્યાદામાં આપણે એમના સેવક છે ઠાકોરજી આપણા સ્વામી છે તો એવી રીતે રહેવું જોઈએ તો એ વાતને અહીંયા કીધી છે તો ત્યારે પણ ઠાકોરજી આજ્ઞા કરી તો સ્ત્રી પુરુષ અંદર જતા રહ્યા બીજા દિવસે એમણે પોતાની વ્યવસ્થા કરીએ એ અલગ વાત છે પણ એમણે જે કર્યું એ ત્યારે તો પ્રભુની આજ્ઞાનું પાલન કર્યું મહાપ્રભુજીની જે મર્યાદા છે એનું ઉલ્લંઘન ત્યાં કર્યું છે તો આ કર્યું એમાં એમણે કંઈ અનુચિત નથી કર્યું એવું હા જી જે જે પણ એમાં સેવાની વિરુદ્ધતા એટલે શું એ ના પડે સેવાની સેવાની વિરુદ્ધતા એટલે પ્રભુની ઈચ્છાની વિરુદ્ધતા અહીંયા સેવાથી મતલબ છે ઠાકોરજીની જે ઈચ્છા હોય જે આજ્ઞા હોય એનાથી વિરુદ્ધ આચરણ ન કરવું પણ એમાં પછી આપણા સુખનું હોય તો નહીં કરવાનું ઠાકોરજીના સુખનું હોય તો કરવાનું એવું એ વિવેક નો વિચાર એક વખત માં થવું જોઈએ પણ પછી પણ જો પ્રભુની એવી જ ઈચ્છા હોય તો એ આપણા સુખ માટે હોય તો પણ કરી લેવું જેવી રીતે સ્ત્રી પુરુષ ના પ્રસંગમાં થયું કે સ્ત્રી પુરુષે એવું કીધું કે અમે લોકો કેવી રીતે અંદર આવીએ તો ઠાકોરજી કીધું કે નહીં તમે લોકો બારે વરસાદમાં પરડો છો તો મને નથી ગમતું તે લોકો અંદર જતા રહ્યા બીજા દિવસે એમણે છાપરું લગાડી લીધું પણ એ દિવસે તો એમના સુખની વાત હતી તો પણ એમણે એ વાતનું પાલન કર્યું કેમ કે સુખ પણ એમાં જ હતું એટલે એ લોકો માની ગયા પહેલી એ વાત સાચી છે કે આપણા સુખની આજ્ઞા હોય તો એને પરીક્ષાર્થ સમજવી અને પ્રભુના સુખ વિષયક હોય તો એને સાચી આજ્ઞા માનવી પણ અહીંયા મહાપ્રભુ ત્યાં સ્ત્રી પુરુષના પ્રસંગમાં એવું આવ્યું છે કે તો પણ પ્રભુની એવી જ ઈચ્છા એમને લાગી તો એમણે ત્યાં એ ઈચ્છાને માન આપ્યું અને બીજા દિવસે ભલે પોતાની વ્યવસ્થા કરી લીધી Thank you. કઈ પૂછવું છે કોઈને બીજું ના રાજા જે આગળનો શ્લોક ઉત્થાનિકા અલ્પ દુઃખ હોય તપ તો એસે સાક્ષીવત રહ્યો જાય પરંતુ મહાદુખ આઈ પડે તપ સાક્ષીવત રહી શક્યો ન જાય તપ તો ચિંતા હોય એટલે એવું કે છે કે જ્યારે થોડુંક દુઃખ હોય તો તો સાક્ષીવત રહી જાય પરંતુ રહી શકાય પરંતુ જ્યારે મહાદુખ આવી પડે તો તો સાક્ષીવત રહી શકાય નહીં ત્યારે તો ચિંતા અવશ્ય થાય જ એસી કોઈ શંકા કરે તહા કહત હે એવી જો કોઈ શંકા કરે ત્યારે મહાપ્રભુજી આગળ કહી રહ્યા છે કે ચિત્તોદ્વેગમ વિધાય આપી હરિ યદ યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ દૂતમ ત્યજેત भावार्थ भगवान चित्त में उद्वेग करके हूँ जो जो करेंगे सो हूँ हरि की लीला है ऐसे मानी के चिंता को शीघ्र ही छोड़े ભગવાન ચિત્તમાં ઉદ્વેગ કરીને પણ જે જે કરશે તે પણ હરિની લીલા છે એવું માનીને ચિંતાને તુરત છોડવી જોઈએ ટીકા જે મારો અવાજ બરાબર સંભળાઈ રહ્યો છે ને હા जैसे लोक मर्यादा के रक्षण के लिए यादवन को શાપ દિવાય કે ભગવાનને પ્રભાસીય લીલા કરી એટલે જેમ કે લોક મર્યાદાના રક્ષણ માટે યાદવોને જ્યારે શાપ અપાવ્યો એટલે સંહાર લીલા જ્યારે ભગવાને કરી અને પ્રભાસમાં ઠાકોરજી પ્રભાસ લીલા કરીને સ્વધામ પધાર્યા ત્યારની વાત કરી રહ્યા છે કે પ્રભાસ લીલા કરી ક્યો જો અગાડી યાદવન કો નિત્ય સુખ દિયો હૈ એટલે અત્યારે યાદવોને શાપ અપાવ્યો અને પ્રભાસ લીલા કરી ત્યારે એનું કારણ શું હતું કે આગળ યાદવોને નિત્ય સુખ આપવું હતું તૈસે ભક્તન કે પ્રારબ્ધ આદિ રૂપ પાપ હરવે કે લીએ હરી એટલે કે ભગવાન જો કરેંગે સો ઉપર શું શુભ અથવા અશુભ દીખવે મેં આવતો હોય તામે ચિત્ત કો ઉદ્વેગ હોય એટલે એ તેને ભક્તના પ્રારબ્ધાદી રૂપ એટલે જે ભક્તને જે લીલા કરી રહ્યા છે પ્રભુ એના પ્રારબ્ધના અનુસરીને એટલે એના પાપ હરવાને માટે જ પ્રભુ ભગવાન આ કરી રહ્યા છે એવું આપણને ઉપરથી ખરાબ લાગે અથવા સારું પણ લાગે એ ઉપરથી દેખવામાં આપણને એવું આવતું હોય અને એના લીધે આપણને ચિત્તમાં ઉદ્વેગ થાય સો ઉદ્વેગ કરી કે હરી જોજો કરેંગે સો અપનો મહત પાપ હોય તાકો નાશ કરવે કે લીએ હરી કી લીલા હે એટલે આપણા જે પાપ છે એ બધાના એ બધા પાપનો નાશ કરવા માટે હરિ આ લીલા કરી રહ્યા છે એસે માની કે ઉદ્વેગ કરાય વેવારી અથવા ઉદ્વેગ શું ભઈ એસે ચિંતા કો શીઘ્ર શીઘ્રહી છોડની એવું માનીને ઉદ્વેગ કરવા વાળી અથવા ઉદ્વેગથી ભરેલી ચિંતાને તરત જ છોડવી क्यों जो बहुत समय चिंता रहवे में काल कर्म और स्वभाव की प्रबलता सो चित्त में आसुर धर्म को प्रवेश હોય જાત તો હોય જાય તો ફલ में प्रतिबंध તથા વિલંબ હોય ત્યાં તો ચિંતા કો શીઘ્ર ही છોડની કેમ કે બહુ જ સમય સુધી ચિંતારામાં આપણે રહીએ તો કાલ કર્મ અને સ્વભાવની પ્રબળતાથી ચિત્તમાં આસુર ધર્મનો પ્રવેશ થઈ જાય છે અને તેના કારણે આપણે જે સેવાનું જે ફળ આપણે ઠાકોરજી જે મળવા જોઈએ એ ઠાકોરજી મળવામાં આપણને પ્રતિબંધ થાય છે તો વિલંબ પણ થાય છે તેથી ચિંતાને તરત જ છોડવી સમજાવો અને આજ્ઞા કરી રહ્યા છે કે તમને ચિંતા થતી હોય કે કોઈ પણ ચિત્તમાં આપણને ઉદ્વેગ થાય કે ચિંતા થાય તો પણ એ હરની લીલા જ માનવી જોઈએ અને ચિંતાને તરત જ આપણે છોડી દેવી જોઈએ જેમ કે ઠાકોરજીએ યાદવોને પ્રભાસ લીલા કરી તે વખત સંહાર લીલામાં યાદવોનો નાશ કર્યો તો પણ એ યાદવોનો નાશ કરવા પાછળ પણ એમનું એમને એમનો ઇન્ટેન્સ તો એવું જ હતું કે યાદવોને નિત્ય સુખ મળે એવી રીતના જે પણ ભક્તને પ્રભુ એમના પ્રારબ્ધને ભોગવવા માટે ને થઈને જે કંઈ શુભ અશુભ કરે છે આપણને લાગે છે એ શુભ છે કે અશુભ છે આપણા માટે પણ એ આપણા પ્રારબ્ધોના લીધે જ જે થતું હોય છે તો એને પણ આપણે ચિત્તમાં એનો પણ આપણે ઉદ્વેગ કરવો જોઈએ નહીં કારણ કે હરી જે પણ કંઈ કરશે એ આપણા સારા માટે જ કરશે એવું આપણે હરી પર વિશ્વાસ રાખવો જોઈએ અને ચિંતાને શીઘ્ર છોડવી જોઈએ જે મને અહીંયા આ કાલ કર્મ અને સ્વભાવની પ્રબળતાથી એ છે ને જરા ડીપમાં સમજાવશો મતલબ અહીંયા એ વાત કીધી છે કે જેવી રીતે લોક મર્યાદાના રક્ષણ માટે યાદવોને શાપ અપાવીને ભગવાને પ્રવાસ લીલા કરી કેમ કે આગળ યાદવોને નિત્ય સુખ આપ્યું છે મતલબ અંતમાં એમણે પોતાની અંદર એમની ગતિ કરાવી છે તો મતલબ અહીંયા મેઇન સમસ્યા એ વાતની આવી કે નાનું મોટું દુઃખ હોય જેવી રીતે આગળના શ્લોકમાં આવ્યું કે લૌકિક વૈદિકની અંદર પ્રભુ પ્રતિબંધ કરે અને ઓછું એવું દુઃખ થાય તો સાક્ષીવત રહીને એને સહન કરવું ઠાકોરજીની ઈચ્છા માનીને પણ બહુ મોટું દુઃખ આવી પડે મતલબ લૌકિકમાં હોય કે વૈદિકમાં હોય તો સાક્ષીવત રહી ન શકાય અને ઉદ્વેગ થઈ જાય ચિત્ત જે છે સ્થિર ન રહી શકે એવી જાતની સમસ્યા આપણને બધાને થઈ જાય મનુષ્ય સ્વભાવને કારણે એવા ટાઈમ પર તો ચિંતા થઈ જાય કે આવું કેમ થયું કે પરિવારની અંદર એવી જાતની કોઈ પ્રોબ્લેમ્સ આવી જાય કે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી જાય કે કોઈ પણ લોક સંબંધી સમસ્યાઓ આવે તો ત્યારે આપણું ચિત્ત એને પ્રભુની ઈચ્છા સમજીને સ્વીકાર ન કરી શકે તો ત્યારે તો દુઃખ આવી જ જાય કે આપણને ચિંતા થઈ જાય ઉદ્વેગ થઈ જાય તો એનું શું કરવું તો અહીંયા આજ્ઞા કરે છે કે ચિત્તોદ્વેગમ વેધાય આપી હરિર્યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલતી મત્વ ચિંતામ ધૃતમ તજીત મતલબ ભગવાન ચિત્તમાં ઉદ્વેગ કરીને જે જે કરે છે એ પણ ભગવાનની જ લીલા છે એવું માનીને ચિંતાને છોડી દેવી જોઈએ મતલબ અહીંયા જેવી રીતે ટીકામાં ગોસાઈ જેવી રીતે આજ્ઞા કરી રહ્યા છે કે જેવી રીતે લોક મર્યાદાના રક્ષણ માટે યાદવોને શાપ અપાવીને ભગવાને પ્રભાસ લીલા કરી કેમ કે એ શ્રાપ જે આપ્યો હતો ઋષિએ સાંભને કે ગાંધારીએ ભગવાનને આપ્યું હતું કે જેવી રીતે મારા વંશનો નાશ થયો એવી રીતે તમારા વંશનો પણ નાશ થશે તો એ લોક મર્યાદાના પાલન માટે યાદવોને શાપ અપાવીને ભગવાને યાદવ વંશનો નાશ કર્યો ને આગળ જઈને યાદવોને એ સુખ મળ્યું છે નિત્યલીલામાં ઠાકોરજી વૈકુંઠ લોકને પ્રાપ્તિ કરાવી છે તો એવી રીતે ભક્તોના પણ પ્રારબ્ધ સંબંધી કોઈ પણ જાતના પાપ હોય તો ભગવાન દૂર કરે છે એટલે આ જન્મની અંદર આપણને જે સારા ખરાબ કર્મો આવી રહ્યા છે કે આપણને સાંસારિક દુઃખ થાય છે કે વૈદિક લૌકિક ક્રિયાઓની અંદર પ્રતિબંધ થાય છે તો એ બધા દુઃખોને કારણે પણ ચિંતા ન કરવી કે ઉદ્વેગ ન કરવું કેમ કે જે કંઈ પણ ભગવાને કર્યું છે કોઈ બહુ મોટા મોટા પાપોનું નિવારણ ઠાકોરજી નાના નાના દુઃખ આપીને કરે છે જે વિરતો ચરિત્ર ની અંદર આવે છે કે બહુ જન્મો નરકમાં વાસ પ્રાપ્ત થવાનું હતું પણ ઠાકોરજી સપનામાં જ એ ભોગને ભોગાવડાવી દીધું કેમ કે ને દુઃખ થાય એ ઠાકોરજીને ગમતું નથી તો એ જાતની લીલા ભગવાન કરી રહ્યા છે તો આપણને જીવનની અંદર દુઃખ આવે છે તો આપણને એવું થાય છે કે આવું આપણી સાથે કેમ કર્યું કે ઠાકોરજીએ આપણને આટલું દુઃખ કેમ આપ્યું પણ એ કોઈ આગલા જન્મના આપણા કર્મોને ખતમ કરવા માટે કે એ કર્મોને બહુ નાના મતલબ નાના નાના દુઃખો દ્વારા ઠાકોરજી કર્મોને ભોગવાવી દેતા હોય એ આપણે જાણતા નથી ભૂત ભવિષ્ય વર્તમાન પ્રભુ જાણે છે તો ઠાકોરજીને ખબર છે આપણા માટે શું સારું છે અને શું ખરાબ છે તો જે છે એને ઠાકોરજીની લીલા સમજવી જોઈએ કેમ કે બહુ જો આપણે ચિંતા કરીએ તો કાલ કર્મ સ્વભાવની પ્રબળતાથી ચિત્તમાં આસુર ધર્મનો પ્રવેશ થાય એનો મતલબ કે આપણું ચિત્તમાં ઉદ્વેગ થઈ જાય ઠાકોરજીની અંદર મન ન લાગે કોઈ પ્રવૃત્તિમાં આપણું મન ન લાગે તો આવી જાતની આપણી પ્રવૃત્તિ થઈ જાય કેમ કે આપણે સ્વભાવથી જ આપણી અંદર એ અહંતા મમતા સાંસારિક લાગેલી છે તો ફલમાં પ્રતિબંધ થાય અને વિલંબ થાય ઠાકોરજીમાં ચિત્તનો નિરોધ ન થાય એના કારણે પ્રભુની લીલા સમજીને દરેક પ્રકારના દુઃખોને સહન કરવું જોઈએ ને ચિંતાને છોડવી જોઈએ એટલે લૌકિકમાં પણ કોઈ એવા બહુ મોટા દુઃખ આવી જાય તો પણ ભગવાનની ઈચ્છાથી આવું થયું છે એવું સમજીને એ દરેક દુઃખને સહન કરવું જોઈએ મતલબ એ ભૌતિક દુઃખો હોય તો પણ આધ્યાત્મિક હોય તો પણ અને આદિદૈવિક હોય તો પણ ભૌતિક દુઃખ લોક સંબંધી આધ્યાત્મિક દુઃખ વેદાદી આશ્રમ ધર્મો સંબંધી અને જે આદિદૈવિક દુઃખ છે ઠાકોરજી સેવામાં પણ પ્રતિબંધ કરે એવી પણ દરેક જાતની પ્રવૃત્તિ તો એમાંથી પણ બધું પ્રભુની ઈચ્છાથી થયું છે અને ઠાકોરજી પોતાની ઈચ્છાથી આપણા માટે સારું કરશે એવી ભાવના રાખવી જોઈએ કઈ પૂછવું છે કોઈને આમાં મારી અવાજ સંભળાય છે હા જે જે સંભળાય છે લઉં હવે આગળની ઉત્થાનિકા શ્લોકની આમાં કઈ પૂછવું હોય તો પૂછો નહીં તો કરો આગળ જી જજી या नवरत्न ग्रंथ में जितनो लिखियो है સો સબ હોય શકે નહીં એસો દીખે હે એટલે આ નવરત્ન ગ્રંથમાં જેટલું લખ્યું છે તે બધું તો થઈ શકે નહીં એવું દેખાય છે क्यों जो नवदा भक्ति में प्रथम ऐसी जो श्रवण भक्ति वहां सु आरंभ करी के सख्य भक्ति पर्यंत पहुंचे तब જાય કે અંત में આત્મનિવેદન की બારી આવે કારણ કે શું કે નવદા ભક્તિમાં પ્રથમ એવી પહેલી જે ભક્તિ છે શ્રવણ ભક્તિ ત્યાંથી પ્રારંભ કરીને સખ્ય ભક્તિ સુધી પહોંચે ત્યારે પછી અંતમાં આત્મનિવેદન નો વારો આવે तहा नवदा भक्ति की श्रवण आदि प्रत्येक भक्ति की सिद्धि होनी जब दुष्कर है तब निवेदन की तो दिशा हो मिलनी अत्यंत दूर की बात है તો કેમ કે નવધા ભક્તિ એ શ્રવણ થી શરૂ થઈ છે એ એ દરેકે દરેક ભક્તિ સિદ્ધ હોવી તો એટલી દુષ્કર છે કારણ કે બધી શાસ્ત્ર થી આવી રહી છે અને એક એક ભક્તિને સિદ્ધ કરવી ખૂબ અઘરી વાત કઠિન વાત છે તો નિવેદનની વાત તો કેટલી બધી દૂરની વાત કહેવાય એ તો એ બહુ જ દુષ્કર છે એમ બહુ જ કઠિન છે ત્યાં તો નિવેદન વિષયક તથા અન્ય વિનિયોગ વિષયક ચિંતાકો જો સમાધાન અબતાઈ કિયો સો સવ્યર્થ દીખે દિખે એટલે નિવેદન વિષયક અને અન્ય વિનિયોગ વિષયક ચિંતાનું જે સમાધાન અત્યારે સુધી કર્યું એ બધું વ્યર્થ દેખાય છે એસો વિચારી કે સાધન ઓર ફળ એક કરી કે સંબંધ કો સમાધાન કહ થે એવું વિચારીને સાધન અને ફળ એક કરીને બધાનું સમાધાન અહીંયા કરી રહ્યા છે મહાપ્રભુજી તસ્માત સર્વાત્માના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભીર એવ સતતમ સ્થેયમ ઇતેવ મેમતી ભાવાર્થ ઉપર કહી ભય એસી રીતિ શું જીવન કો આપ સબ હોનો અશક્ય હે એટલે ઉપર કહી એ બધી રીતથી જીવોને પોતાની રીતે બધું થવું એ બધું અશક્ય છે તાસુ સર્વાત્મા કરી કે શ્રી કૃષ્ણ શરણ મમ એસે નિત્ય સર્વકાલ બોલતે હી રહનો એસી મેરી મતિ હૈ તેથી શરૂઆતમાં કરી કે એટલે ઠાકોરજી જ મારા રક્ષક છે પોષક છે માતા છે પિતા છે બધું જ ઠાકોરજીને જ આપણે માનીને શ્રી કૃષ્ણ શરણમ એવું મોટેથી હંમેશા બોલતા રહેવા બોલતા રહેવું એવું મહાપ્રભુજી કહી રહ્યા છે કે એવી મારી મતિ છે ટીકા ઇતને ભક્તિ માર્ગ મેં પ્રવેશ ભયો તથા ભક્તિ માર્ગ મેં રુચિ ભઈ તામે ભગવાન કો અનુગ્રહી કારણ હૈ એટલે ભક્તિ માર્ગમાં પ્રવેશ થયો અને ભક્તિ માર્ગમાં રુચિ થઈ તેમાં ભગવાનનો પ્રેમ જ કારણ છે ऐसे भक्ति में प्रवेश भये पीछे ही सेवा में प्रतिबंध को संभव હોય તો પ્રારબ્ધ તથા કાલાદિક્ષુ ही હોય એટલે આવી ભક્તિમાં પ્રવેશ થયા પછી જયારે સેવામાં પ્રતિબંધ જો થાય તો એ આપણું સેવા કરતાનું એટલે જીવનું પ્રારબ્ધ અથવા તો કાલ એનો જે કાલ ખરાબ હોઈ શકે ને કોઈ એવી પરિસ્થિતિ હોય કે જેમ કે ભૂકંપ છે કે પૂર છે કે એવી કોઈ પરિસ્થિતિ આવી હોય એ જ એનું કારણ હોઈ શકે તાકી નિવૃત્તિ કો સંબંધ કે નિયામક એસે પ્રભુ સુહી હોય એની એ નિવૃત્તિ તો કોનાથી કોઈના કોઈ જીવનું તો એ સામર્થ્ય જ નથી કે એનું નિવારણ કરી શકે તો એનું નિવારણ પ્રભુથી જ થઈ શકે છે તામે શરણાગતિ સાધન હે તો એ વખતે શરણાગતિ જ એક આપણી પાસે સાધન બચે છે સો જીવ પ્રભુ કે શરણ ગયો હોય और सब कर्वे में प्रभु ताकि अशक्ति देखे તો પ્રભુ ही સબ સિદ્ધ કરે એટલે ત્યારે જ્યારે જીવ પ્રભુના શરણાગતિ માં ગયો હોય ત્યારે સબ કરવામાં એટલે બધું જ કરવામાં પ્રભુ તેની અશક્તિ જોવે એટલે એટલે દીન અને હીન થઈને પ્રભુ સમક્ષ ત્યારે હાજર થાય પ્રભુ સમક્ષ જાય ત્યારે એને એનું બધું પ્રભુ સિદ્ધ કરશે તાસु सर्वात्मा करके શરણાગતિ હોયગી તો પ્રભુ હિ સબ સિદ્ધ કરેંગે તેથી શરૂઆતમાં કરી કે એટલે ત્વમેવ માતા છે પિતા ત્વમેવ એવી રીતના ઠાકોરજી જ બધા રક્ષક પોષક તરીકે આપણે જ્યારે પ્રભુના શરણાગતિ આપણે સ્વીકારીએ ત્યારે પ્રભુ જ બધું સિદ્ધ કરશે એ ગુઢ અભિપ્રાય આ એક ગુડ અભિપ્રાય છે તબ પ્રથમ સુહી શરણાગતિ કો ઉપદેશ ક્યો નહીં કર્યો તો એવું અહીંયા શંકા કરે છે કે પ્રથમથી જ શરણાગતિનો ઉપદેશ કેમ ન કર્યો ऐसी शंका की निवृत्ति के लिए सर्वात्मा કરી કે શરણ મંત્ર કહ્યો કરનો એસો કહ્યો હે એવી શંકાની નિવૃત્તિ માટે સર્વાત્મા કરી કે શરણ મંત્ર કરવું એટલે શ્રી કૃષ્ણ શરણમાં કરવાનું કીધું છે इतने भक्ति मार्ग संबंधी जितने विषय हैं तितने विषय को विचार करी के तामे प्रतिबंध तथा अपनी अशक्ति को जब देखे तब सर्वात्मा કરી કે શરણાગતિ હોય એટલે કે ભક્તિ માર્ગ સંબંધિત જેટલા પણ વિષય છે એ બધા જ વિષયનો વિચાર કરીને તેમાં પ્રતિબંધ તથા પોતાની અશક્તિ છે એવું વિચારીને એવું જ્યારે જોવે ત્યારે શરૂઆતમાં કરીને શરણાગતિ થઈ શકે शरण मंत्र को रटन निरंतर કર્યો કરનો ऐसे बतावे के लिए मूल में नित्य પદ કહ્યું એટલે કે શ્લોકમાં નિત્ય પદ કહ્યું છે કે નિત્ય શ્રી કૃષ્ણ શરણમાં એવું બોલવું અંતઃકરણ મેં તેસો ભાવ હોય અથવા ન હોય તથાપી તેસે બોલનો આવશ્યક હે એટલે આપણે શ્રી શરણમાં બોલતા હોઈએ તે વખતે આપણા અંતઃકરણમાં આપણે શ્રી શરણમાં છીએ શરણમાં જ છીએ એવો જ્યારે આપણને ભાવ હોય કે ન હોય તે છતાં પણ આપણે તેને બોલતું રહેવું એસે જતા એટલે સતત બોલનો એસો કહ્યો હોય એટલા માટે એવું બતાવવા માટે અહીંયા સતત બોલવું એવું કહ્યું છે એસે કહ્યું કરે તામે લોક કો શિક્ષા હોય જાય હે એવું કહ્યા કરવામાં લોકને પણ શિક્ષા થાય અથવા યહ અષ્ટાક્ષર મંત્ર સતત કહ્યો કરનો અસેવાપરાણ હોય કે રહનો એસો અર્થ હોય હે અથવા બીજું પણ એવું વિચારી શકે કે અષ્ટાક્ષર મંત્ર સતત કર્યા કરવાનો અને સેવા સેવાપરાયણ રહેવું એવો પણ અર્થ છે યેહુ અપન સુ હોય શકે એસો નહીં હે એસી શંકા હોય તહા કહત હે जो ऐसी मेरी मति है इतने दसम स्कंद में अक्रूर जी ने श्री कृष्ण को કહ્યો है આટલું કરું એવું અપન તો હોઈ શકે નહીં એટલે આટલું આપણાથી નહીં થઈ શકે એવી જો કોઈ શંકા કરે તો અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે કે એસી મેરી મતિ હે એવું એવી મારી મતિ છે इतने दसम स्कंद में अक्रूर जी ने श्री कृष्ण को कहो है जो आपके चरण में शरण में आयो हूँ સો આપકો અનુગ્રહ હે એસે માનું હું એટલે ઠાકોરજીના શરણમાં આપણે ક્યારે જઈ શકીએ કે જ્યારે ઠાકોરજીનો આપણા ઉપર આપણી આપણા ઉપર ઠાકોરજીની કૃપા હોય ત્યારે જ આપણે ઠાકોરજીના ચરણવિંદમાં જઈ શકીએ છીએ એવું દસમ સ્કંદમાં અક્રૂરજીએ શ્રી કૃષ્ણને કહ્યું છે તાસુ ભગવાન કો અનુગ્રહ હોય તબ જીવ ભગવાન કી શરણ જાય એટલે ભગવાનનો જ્યારે એના પર ભગવાનની કૃપા હોય ત્યારે જ એ જીવ ભગવાનને શરણે જઈ શકે છે સો जो हमारे भक्त भगवान के शरण गए हैं जिनके ऊपर भगवान को अनुग्रह है ऐसे समझ के हमने जो કહ્યો है વાહી પ્રમાણ કરનો ऐसे જતાવ્યો એટલે મહાપ્રભુજી અહીં કહી રહ્યા છે કે જો અમારા ભક્ત એટલે જે મહાપ્રભુજીના જે ભક્ત છે એ ભગવાનના શરણે ગયા છે એમના ઉપર ઠાકોરજીની ચોક્કસ કૃપા છે જ એવું સમજીને જ અમે અમે તેમને કહી રહ્યા છીએ કે મહાપ્રભુજી કહી રહ્યા છે કે એવું પ્રમાણ એ પ્રમાણ કહી શકાય એવું અહીં મહાપ્રભુજી કહી રહ્યા છે મતલબ અહીંયા હવે મહાપ્રભુજી જે આજ્ઞા કરી કે ચિંતાને શીઘ્ર છોડવી જોઈએ તો અંતમાં એ જાતનું ક્વેશ્ચન અહીંયા ઉભું કરી રહ્યા છે કે નવરત્ન ગ્રંથમાં મહાપ્રભુએ જેટલી પણ આજ્ઞા કરી મતલબ નવદા ભક્તિને નિભાવવાની કે શ્રવણ કીર્તન સ્મરણ પાઠ સેવન અર્ચન વંદન સખ્ય દાસ્ય અને આત્મનિવેદન સોરી દાસ્ય સખ્ય અને આત્મનિવેદન તો સખ્ય ભક્તિ સુધી તમે પહોંચો ત્યારે જઈને તો આત્મનિવેદન થાય તો નવદા ભક્તિમાં શ્રવણાદિ પણ મતલબ પ્રથમ સ્ટેજની ભક્તિ પણ કોઈ દરેક વ્યક્તિને સિદ્ધ નથી થઈ જતી આત્મનિવેદન સુધી તો ક્યાં સુધી કોઈ ભક્ત પહોંચી શકે એટલે આત્મનિવેદન વિષયક અને અન્ય વિનિયોગ વિષયક ચિંતાનું જે કંઈ પણ સમાધાન કર્યું એ બધું વ્યર્થ લાગે છે કેમ કે સાધન અને ફલ એ બંને કરવાના મતલબ એ કરવા માટે જીવ યોગ્ય નથી અથવા સમર્થ નથી એ આપણાથી થઈ જ શકતું નથી તો અંતમાં મહાપ્રભુજી અહીંયા આજ્ઞા એવી રીતે કરી રહ્યા છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ એટલે હંમેશા નિત્ય શ્રી કૃષ્ણ શરણમ મતલબ કૃષ્ણની શરણ રાખવી જોઈએ વદદભિરેવ સતતમ થેયમ ઇત્યેવમ એમતી એટલે શ્રી કૃષ્ણ શરણમ મતલબ કૃષ્ણના શરણની ભાવના રાખીને નિત્ય રહેવું જોઈએ એટલે મનમાં આપણાથી કંઈ થઈ શકે કે ન થઈ શકે જે કંઈ પણ આપણે જીવનમાં કરીએ મતલબ ભક્તિ થાય કે ભક્તિ ન થાય પ્રભુ પ્રત્યે પ્રેમ થાય કે ન થાય મહાત્મ્યજ્ઞાન પ્રભુનું સંપૂર્ણ રીતે પ્રાપ્ત થાય કે ન થાય તો પણ કૃષ્ણ મારી ગતિ છે કૃષ્ણ મારું શરણ છે એ જ મારું આશ્રય છે એ જાતની ભાવના જો નિત્ય રાખીએ તો ઠાકોરજી આપણું કલ્યાણ કરશે એવી ભાવના મનમાં રાખવી જોઈએ મતલબ અહીંયા અસામર્થ્યની ભાવના જે જીવને આવી રહી છે કે મારાથી આ થઈ શકે એવું નથી શ્રવણ ભક્તિ જે મહાપ્રભુજી બતાવી છે કે કીર્તન કે વંદન દાસ શક્ય એ કોઈ પણ ભક્તિ દરેક જીવને સુલભ નથી ને જીવ એ ભક્તિ કરી શકતો નથી તો પછી આત્મનિવેદન સુધી તો ક્યાં પહોંચે અને આત્મનિવેદન થાય તો જ તો અન્યમાં વિનિયોગ થાય તો આ બધી વાતો જે છે એ પ્રેક્ટિકલ નથી લાગતી એ જાતની શંકા અહીંયા થઈ છે તો મહાપ્રભુજી કહે છે કે આપણું સામર્થ્ય ન હોય તો પણ અસામર્થ્યની ભાવના કરતા કરતા પણ કૃષ્ણને પોતાના રક્ષક માનવા કૃષ્ણને જ પોતાના આશ્રય માનવા જોઈએ તો એ વાતની અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરી તો એવી રીતે નિત્ય શરણની ભાવના મનમાં રાખવી જોઈએ ને ભક્તિમાં પ્રવેશ થયું છે એના પછી પણ સેવામાં પ્રતિબંધ સંભવ છે કેમ કે ભગવાન પોતે જ કરાવતા હોય અથવા આપણા આગલા જન્મના કર્મો કે આપણો સ્વભાવ જ એમાં પ્રતિબંધ પ્રતિબંધક થતું હોય તો એ સ્વભાવને નિવૃત્ત કરવા માટે પ્રારબ્ધ સંચિત કર્મોને પણ નિવૃત્ત કરવા માટે પ્રભુ જ સમર્થ છે અને ઠાકોરજીની ઈચ્છાથી થઈ જશે એવી શરણાગતિ જ આમાં સાધન છે સાધન બલ રાખીએ કે હું પોતે કંઈ કરું તો એ તો આપણા માટે પોસિબલ નથી પ્રભુની ઈચ્છા હોય તો જ થાય એટલે શરણાગતિ જ સાધન છે ઠાકોરજીના ને પોતાના સ્વામી માનીએ પોતે દાસ્ય ભાવના રાખીએ દીનતા રાખીએ તો જ આ સંભવ છે સાધન બલ રાખો કે અભિમાન રાખો તો આ પોસિબલ નથી એટલે જીવ જે છે પ્રભુની શરણ ગયું હોય અને બધું કરવામાં પ્રભુ જ એને સામર્થ્ય આપે ઠાકોરજી એને શક્તિ આપે ત્યારે જ પ્રભુની ઈચ્છાથી આ બધું સિદ્ધ થાય છે તો શરણાગતિ જ એક અંતિમ ઉપાય છે તો અહીંયા પછી એવું ક્વેશ્ચન કર્યું કે તો પહેલા જ આ વાત કહી દેવી જોઈતી હતી આટલા બધા સાધનોનો ઉપદેશ કર્યા પછી અંતમાં શરણાગતિનું સાધન બતાડવા કરતાં પ્રથમ શરણાગતિનો ઉપદેશ કરવો જોઈતું હતું તો એવી શંકાના નિવારણ માટે અહીંયા આગે કરી રહ્યા છે કે શરૂઆતમાં કરીને શરણ શરણ મંત્ર કહ્યું છે એટલે ભક્તિમાર્ગ સંબંધી જેટલા પણ વિષય છે એટલા બધા જ વિષયોનો વિચાર કરીને એમાં પ્રતિબંધ થાય અથવા સામર્થ્યનો અભાવ હોય તો સર્વાત્મા કરીને મતલબ કે બધું જ સિદ્ધ કરાવવા વાળું શરણ શરણ છે કે શરણાગતિ છે એટલે અંતમાં એને સાધન તયા ઉપદેશ કર્યું છે એટલે શરણ મંત્રનું નિરંતર રટણ કરવું ઠાકોરજી મારા સ્વામી છે હું એમનો સેવક છું એ ભાવના હંમેશા મનમાં રાખવી ને એવી દીનતા હંમેશા આપણે બનેલી રહે એટલે અહીંયા નિત્યપદ મહાપ્રભુજી યુઝ કર્યું છે કે સર્વદા થવું જોઈએ હંમેશા થવું જોઈએ એટલે સતત બોલવું સતત એનું ધ્યાન કરવું સતત એને સ્મરણ રાખવું ભૂલવું નહીં તો એ રીતે જો સેવાપરાયણ થાય તો એને કોઈ જાતની સમસ્યા ન થાય આ પણ ના થઈ શકે એવી કોઈ શંકા કરે તો મહાપ્રભુજી કે છે કે દશમ સ્કંદમાં અક્રૂરજી ભગવાનને એવું કીધું કે આપના ચરણારિંદમાં શરણમાં આવ્યો છું અને આપનું જ અનુગ્રહ છે એવું હું માનું છું મતલબ પ્રભુની શરણાગતિ સિદ્ધ થાય તો પણ એ પ્રભુની કૃપાથી જ સિદ્ધ થઈ શકે ઠાકોરજીની ઈચ્છા વગર કોઈ જીવને ભગવાનનો આશ્રય પણ સિદ્ધ થતું નથી જે અક્રૂરજી ભગવાનને એ જાતનું મતલબ જયારે અક્રૂરજી ભગવાનને લેવા માટે આવ્યા મથુરા લઈ જવા માટે તો ત્યારે એમને ઠાકોરજીના સ્વરૂપ ઉપર શંકા થઈ ત્યારે યમુનાજીના અંદર પણ અને રથમાં બંને જગ્યાએ એમને ઠાકોરજીના દર્શન થયા તો ત્યારે એમણે પ્રભુને વિનંતી કરી કે ઠાકોરજીના ચરણારવિંદ સુધી હું પહોંચ્યો છું તો પ્રભુના જ અનુગ્રહથી આવું થયું છે તો શરણાગતિ પણ પ્રભુની ઈચ્છાથી જ સિદ્ધ થાય છે એવી મહાપ્રભુ જાગે કરે છે કે મારી મતી છે એટલે ભગવાનનો અનુગ્રહ થાય ત્યારે જીવને ભગવાનની શરણ સિદ્ધ થાય એટલે ભક્ત જે છે ભગવાનના શરણમાં જાય ને એના ઉપર ભગવાન અનુગ્રહ કરે એવું સમજવું અને એવું સમજીને જ મહાપ્રભુજીએ આ જાતની આજ્ઞા ગ્રંથની અંદર કરી છે તો ઓવરઓલ આત્મનિવેદી ભક્તને જે જે પણ ચિંતા થાય છે એનું નિવારણ મહાપ્રભુજી આ નવરત્ન ગ્રંથની અંદર કરી રહ્યા છે ને દરેક રીતે અસામર્થ્ય આપણને લાગે આપણે એ કરવા માટે સમર્થ નથી એવી ભાવના આપણને થાય તો કૃષ્ણ મારા રક્ષક છે કૃષ્ણ મારા સ્વામી છે એવી ભાવના રાખવી જોઈએ બાકી કૃષ્ણ સર્વાત્મા છે સર્વ સમર્થ છે પોતાની ઈચ્છાથી આપણા માટે બધું સારું કરશે એવી ભાવના રાખીને કૃષ્ણને પોતાના સ્વામી માની એમની અંદર દાસ્યની ભાવના રાખવી જોઈએ રાજા રાજા જવન પ્રણામ આવજો ને એસે જતા કે સતત બોલનો અષ્ટાક્ષર પણ ऐसे कयो करे कामे लोक को शिक्षा हो होए जाई है अमान लोक नो मतलब એટલે અલો શું છે એક નું છેલો પેરેગ્રાફ પિક્કા છે મેમ આ છેલો પીજી ત્રીજી લાઈન છે મ પિક્કા માં છેલ્લે છે પહેલા પેરેગ્રાફ માં રહે છે પહેલા પેરેગ્રાફ અચ્છા હા લોક કો લોક કો શિક્ષા હો હોય જાય હે ऐसे कहो कि मतलब कि બીજા લોકોને પણ આની અંદર શિક્ષા થઈ જાય કે કૃષ્ણ રક્ષક છે મારા કૃષ્ણ મારા સ્વામી છે ઠાકોરજી જે છે એ સર્વ સમર્થ છે પરબ્રહ્મ પરમાત્મા છે એ જાતની શિક્ષા બીજા લોકોને પણ મળી જાય શ્રી કૃષ્ણ શરણમ એવું આપણે બોલતા હોઈએ કે કૃષ્ણને પોતાનો આશ્રય માનતા હોઈએ એમ હા તમે એવું કહી શકે માણસ કે એનો મિસયુઝ બી કરી શકાય કે એને સરળતાના મદદથી લેવા સેવા ના કરે તો શું ના કરે એટલે એટલે એમાં કહ્યું કે છેલ્લે આચાર્ય બાપુ જેવું કીધું કે ખાલી શ્રી કૃષ્ણમાં સતત કૃષ્ણમાં બોલ્યા કરે તો બી એનો જીવ ઉદ્ધાર થઈ શકે હા થઈ જાય ઠાકોરજી મતલબ બોલ્યા કરે નું મતલબ કે ખાલી બોલ્યા કરે જીભ થી એવું નહીં એવી ભાવના પણ કે કૃષ્ણ મારા સ્વામી છે હું કૃષ્ણ સેવક છું એવી ભાવના પણ મનમાં હોય તો એનો ઉદ્ધાર થઈ જાય હવે માન લો હું કાલથી ના ના એવું નહીં જેનાથી અહીંયા એટલે કીધું ને કે જેનામાં સામર્થ્ય ન હોય કોઈ પણ સાધન કરવાની એના માટે આ આજ્ઞા છે બધા માટે નથી હા મતલબ આની અંદર વાત એ છે કે હવે આપણે લોકો સેવા કરી રહ્યા છીએ મેં કાલે એટલે જ કીધું હતું કે સેવા કે ભક્તિને તમે સાધન માનો છો તો એને સાધન ન માનવું જોઈએ આપણે એમ વિચારે કે મારું તો શ્રવણમાં પણ ચિત્ત નથી લાગતું જેવું આપણી બધાની કન્ડિશન છે સેવા ઘરમાં કરી રહ્યા છીએ તો પણ ચિત્તની કૃષ્ણ પ્રવણતા નથી થતી આપણું મન ઠાકોરજીની સેવામાં ન હોય ને બહાર વધારે હોય છે તો પણ આપણે સેવાને તો કન્ટિન્યુ કરી જ રહ્યા છીએ ને એવામાં પણ દરેક સાધનની વિફલતા આપણને દેખાતી હોય કે સેવા છું તો પણ ચિત્ત પ્રવણ નથી થતું સેવા પણ અધૂરી પદુએ થાય છે શ્રવણ કરું છું પણ મન નથી લાગતું કંઈ સમજાતું નથી કીર્તન કરું છું પણ ઈચ્છા નથી થતી જબરદસ્તી કરવું પડે છે તો આવા દરેક સાધનમાં પણ આપણને પ્રોબ્લેમ છે નવદા ભક્તિના ઇનિશિયલ સાધનોમાં આત્મનિવેદન તો બહુ દૂર છે તો પણ એ દરેક સાધન આપણને અધૂરું લાગતું હોય તો પણ કૃષ્ણ મારા રક્ષક છે અને મને આ સિદ્ધ કરાવશે એવી ભાવના રાખવી જોઈએ એવો અર્થ છે અહીંયા થતું હોય મતલબ કઈ કરતા જ નથી એવું નહીં પ્રોપર રીતે ન થતું હોય જેવી રીતે મહાપ્રભુજી જે રીતે આજ્ઞા કરે છે એવું શ્રવણ ન થાય એવું કીર્તન ન થાય ત્યારે બરાબર જે સતત સ્મરણ છે શ્રી કૃષ્ણ શરણમાં એ કોઈ પણ જગ્યા પર અથવા કે બુટ ચપ્પલ બી થઈ શકે હા હા બધી રીતે અષ્ટાક્ષર મંત્રમાં એ નિષેધ નથી બ્રહ્મ સંબંધ મંત્રમાં છે ઓકે જો અષ્ટાક્ષર આ બને બીજું કઈ પૂછવું છે કોઈને ઠીક છે તો નવરત્ન ગ્રંથ આપણું સંપન્ન થયું છે એક વખત રીડ કરી લેજો આમાં કોઈને કઈ શંકા હોય તો પૂછજો નહીં તો નેક્સ્ટ ક્લાસમાં હું નવરત્નની સમારી કરીશ કેમ કે અંતઃકરણ પ્રબોધ નું વિષય પણ આની સાથે જોડાયેલું છે એટલે એ ગ્રંથની એક વખત સમરી કરીને આપણે અંતઃકરણ પ્રબોધ ગ્રંથ આવતા વીક સ્ટાર્ટ કરશું એક વખત ટીકા વગેરે વાંચી લેજો કઈ પૂછવું હોય તો પૂછજો નહીં તો આગળનો ગ્રંથ કરશું તમારી આજે નથી કરતી કેમ કે નેક્સ્ટ અંતઃકરણ પ્રબોધ ચાલુ કરતા પહેલા કરવી જ પડશે તો ત્યારે જ એને સમરાઇઝ કરી લો ને પછી ગ્રંથ ચાલુ કરશું કેમ કે બંને વિષય એકબીજાથી જોડાયેલા છે આજનું રાખીએ વખત વાંચી લેજો ટીકા હા કોણ હા મુકેશ દંડવત પ્રણામજી હા ભલે હા બેટરી સત્ય વાર્તામાં તો થોડા